નમસ્તે છે જય ચંદ્ર પ્રણામ हाँ कल हाँ कल तुलसीदास जी की जो वार्ता पूरी हो गई है ना करो कौन करेगा समझाएगा पुनरावृत्त हेलो हेलो શરણ ક્યાં ગયો શરણ છે કે નહીં હા જીજી શરણ છે પણ વિદ્યાપીઠ માં ક્યાંક આડો અવડો થયો છે વિદ્યાપીઠ ઉપર છીએ અચ્છો અચ્છો ઠીક છે ભલે તો કોઈ કરો કોણ કરશે કુશલ ના ઘરે હશે બોલાવી લો હા બોલાવું લાલન તો રાજીવ કર રાજીવ राजीव है कि नहीं મુદિત હે મુદિત આજે જે કરું હા તો શું કરશો ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ સ્વીયાનામ તાન સર્વદા વંદે શ્રીમદ लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनां लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पञ्चधा हृदये मम હેલો હા મુદત કરો ચલો પછી સુરદાસજીએ વિચાર્યું કે પરાસોલી જાય ત્યાં પરાસોલી જાય પછી ત્યાં એટલે કે ત્યાં ઠાકોરજીએ અખંડ રાસલીલા કરી હતી અખંડ રાસલીલા કરી હતી અને રાસ જે ની બધી લીલા અહીંયા કરી હતી પછી પછી શ્રી ગોરધનાથજીની ધજાની આગળ આવીને તે સુઈ એટલે આવીને તેના સામે મોઢું રાખીને તે સુઈ ગયા અને પછી તે પછી ત્યારે ગુસાઈજી પછી તે વિચાર્યું કે છે ને મહાપ્રભુજી અને ગુસાઈજી મારા ઉપર બહુ કૃપા કરી છે એટલે ગુસાઈજી એકવાર મારી પાસે એટલે અહીં આવીને મને દર્શન આપે તો મારા મોટા ભાગ્ય એટલે પછી ત્યારે ગુસાઈજી ત્યાં શ્રીંગાર કરતા હતા ઠાકોરજીને એટલે પછી પછી ગુસાઈજીએ વૈષ્ણવ પૂછ્યું કે સુદાસજી ક્યાં છે આજે કીર્તન નથી કરતા તો વૈષ્ણવે કીધું કે આજે સવારે મંગલા આરતી ના દર્શન કરી અને તે ચંદ્ર ચંદ્ર સરોવર ગયા ગયા છે પછી ગુસાઈજીને ખબર પડી કે ભગવદ ઈચ્છા તેને બોલાવાની થઈ છે એટલે તે બધા વૈષ્ણવને કીધું કે ભૂસકી માર્ગનો જહાજ જાય છે તમારે કઈ લેવું હોય તો તેમાંથી લઈ લ્યો પછી બીજા એટલે પછી એક વૈષ્ણવને કીધું કે જો રાજભોગ આરતીના દર્શન એટલે રાજભોગ આરતી થઈ જાય પછી હું અહીંયા આવી અને અને બે બે વર્ષ એટલે દસ પંદર બ્રજવાસીઓને કીધું કે બે બે ઘડીએ ને મને બે બે ઘડીએ સુરદાસજીનું શું થયું ને તે મને કહેતા રહેજો પછી પછી પછી શ્રી ગુસાઈજી ત્યાં ત્યાં રાજભોગ આરતીના રાજભોગ આરતી થઈ ગઈ પછી ત્યાં ઉપર પધાર્યા તેની ભેગું રામદાસ કુંભનદાસ અને બીજા બધાય બીજા બધાય વૈષ્ણવ પધાર્યા ત્યારે સુરદાસજીએ સુરદાસજીએ ગુસાઈજીને આવતા જોયો અને તે એકદમ ઊભા થઈને એકદમ ઊભા થઈને કીધું કે એટલે સુદાસ એકદમ ઊભા થઈને કીધું કે તમે મારા ઉપર બહુ મોટી કૃપા કરી એટલે મને દર્શન આપ્યા એટલે અને કીધું કે હું તમારા સ્વરૂપનો ચિંતન કરતો હતો અને પછી તે એક એટલે એક પદ ગાયું એટલે ગુસાઈજીના સામે એક પદ ગાયું ત્યારે ગુસાઈજીએ કીધું કે એટલે ત્યારે ગુસાઈજીએ કીધું કે ભગવદીયની એટલે ભગવદીયની ચિંતા આવી છે એટલે પૂર એટલે ઠાકોરજી પૂરી કરશે ભગવદીય ને આવી ચિંતા હોવી જોઈએ પછી પછી બધા વૈષ્ણવ પછી ચંદ્રભૂત પછી ચંદ્રભૂત દાસે ચંદ્રભૂત નહીં ચતુર્ભુજ દાસ પછી ચતુર્ભુજ દાસે કીધું કે સુદર્શથી તમે તો આટલા બધા કીર્તન કર્યા છે પણ એમાં બધા ઠાકોરજીના જ કીર્તન કર્યા છે એ કઈ મહાપ્રભુજીના કીર્તન નથી કર્યા તો પછી પછી સુદર્શજીએ કીધું કે મને મહાપ્રભુજી અને ઠાકોરજી અલગ અલગ ન લાગ્યા તો મેં ખાલી ઠાકોરજીના જ કર્યા અને પછી એને અનુ એટલે એને અનુસારીને હેલો એનો મતલબ એ છે કે મને તો એવો કઈ અલગ લાગ્યો નહીં જો મેં અલગ અલગ કીર્તન કરું આ વાત છે समझा न्यारे न्यारा मतलब अरे ठाकुर जी के और महाप्रभु जी के स्वरूप में उन्हें अलग કઈ લાગ્યો નહીં તને કહ્યો એટલે તો કીધું કે મને કોઈ ન્યારો લાગ્યો નહીં એટલે મેં અલગ કીર્તન નથી કર્યા उनके मन में ठाकुर महाप्रभु जी और गुसाई ठाकुर जी के लिए एक ही जो भाव હતો સમજ્યા હા જે અને પછી તે એક પદ કહ્યું અત્યારે પછી તે એક પદ કહ્યું પછી ચતુર્ભુજદાસ ગ્રસણ થઈને એટલે પ્રસન્ન થયા પછી ગુસાઈજીએ બધાય ને કીધું કે સુરદાસજી જેવો એટલે સુરદાસજીના હૃદયમાં જેવો અલૌકિક ભાવ છે એવું કેના હૃદયમાં હશે અને એટલે જ એટલે જ મહાપ્રભુ હેલો હાજી જી સુરદાસજી ને મહાપ્રભુજી સાગર કહીને બોલાવતા હતા સાગર નો મતલબ શું એટલે દરિયો દરિયાના અંદર કેટલું વિશાળ જલ હોય સમજો એવી રીતે સુરદાસજી ના મનમાં પણ ઠાકુરજી વિશે પ્રભુ ભક્તિ વિશે ઘણો ભાવ હતો ઘણા ભગવદીય હતો એટલા ઉના માટે સાગર કયો સમજો હાજી પછી કીધું કે રુદ્રજી તમારા જેવો અલૌકિક ભાવ કોણ દેખ એટલે કોણ દેખાડે પછી એટલે એટલે થોડાક જ કીર્તનમાં આખે આખો પુષ્ટિ ભક્તિ માર્ગ નો સ્વરૂપ કહી દીધું આ આખે આખા એટલે પુષ્ટિ માર્ગ નું સ્વરૂપ કહી દીધું ત્યારે સુદાસજીએ બીજું એક પદ ગાયું અને પછી પછી પછી ચતુર્ભુજદાસને બીજા બધા વૈષ્ણવ કહેવા માંડ્યા કે સુરદાસજી ધન્ય છે સુરદાસજી ધન્ય છે એના ઉપર બહુ મોટી કૃપા છે ત્યારે સુરદાસજી ચૂપ થઈ ગયા પછી પછી ગુસાઈજીએ સુરદાસજીને પૂછ્યું કે આ અત્યારે અત્યારે તમારું ચિત ક્યાં છે તો ત્યારે પાછું સુરદાસજીએ પદ પદ ગાયું પછી તે પદ એટલે તે પદ એટલે જુગલ સ્વરૂપ એટલે ઠાકોરજીના જુગલ સ્વરૂપને ધ્યાનમાં રાખીને તે ગાયું અને પછી તે તે લૌકિક શરીર છોડી દીધું ત્યારે ગુસાઈ એટલે લૌકિક શરીર છોડી દીધું ત્યારે ગુસાઈ જુગલ સ્વરૂપ એટલે કૃષ્ણ નું અને રાધાજી નું સ્વરૂપ બે ભેગું જુગલ સ્વરૂપ નો મતલબ હે ઠાકોરજી ને સ્વામી ની બંને ને હે ત્યારે પછી ત્યારે બધા વૈષ્ણવે મળીને સુરદાસજીના દેહ અંગની સંસ્કાર કર્યો અને પછી વૈષ્ણવ બધા એટલે બધા વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યા અને કીધું કે એટલે ગુસાઈજી એ કીધું કે સુરદાસજીને આવી માનસિક સેવા પ્રાપ્ત હતી એટલે મહાપ્રભુજીએ તેને ભગવત સેવા નોતી પધરાવી દેતી પધરાવી દીધી એટલે એટલે સુદાસી એટલે સદા આવી રીતે લીલામાં મગ્ન રહેતા એટલે સુદાસજી આવી રીતે લીલામાં મગ્ન રહેતા હે શું કહે છે લીલામાં બહુ ન રહેતા મગ્ન રહેતા માનસી સેવામાં મગન રહેતા કેવા રહેતા માનસી સેવામાં હમ એટલે એટલે તે તે વાણિયા વાણિયાએ કેટલો તે સુદાસજી ને શ્રમ આપ્યો પણ સુદાસજી હાર ન માની અને તેને એટલે તેને મોટો એટલે તેને ગુસાઈજીના સેવક કરાવીને લીધા કરાવી લીધા જે પણ કોઈ વૈષ્ણવ આપતો નો સિદ્ધાંત ઉને બતાવતા બધું કહેતા ઠાકોરજીના વિષયમાં સમજાવતા એવા ભગવદીય હતા સમજો અચ્છા હવે આ વાર્તામાંથી શું તમને ગમ્યું કહો હલો ક્યાં ગયા બધા જેજે મનામાંથી એ વાત સારી લાગી કે જ્યારે શું કહેવાય પરમાનંદ દાસે કીધું પૂછ્યું કે તમે શું કહેવાય તમે બહુ સારા કીર્તન ગાવ છો તો તારે સુરદાસજીને અભિમાન ના આવી ગયું એમ અભિમાન નહીં હતો કે વધીએ છું આજકાલ બધાને અભિમાન થઈ જાય ને કે હું આ આટલું કરું છું આટલું એટલે ભક્તિ માટે અભિમાન ના હોવું જોઈએ સમજ્યા કોઈને ના આવે તો પ્રેમથી સમજાવવું જોઈએ જો આવ્યો ને કે ગુસ્સામાં સુરદાસજી કે પાસ જે પણ કોઈ ભગવદીય વૈષ્ણવ આપતો એને બધી રીતે સમજાવતા કહેતા ઓર કોણને શું સરસ લાગ્યો કો એટલે મને એ સરળ લાગ્યું કે સુરદાસજી એમ લાસ્ટ સુધી એમ હાર ના મને એટલે જે બન્યા છે એમને વૈષ્ણવ બનાવીને જ મૂક્યું એમ એટલે પુનઃ ઓર દૂસ બીજા ને કે કે કે શ્રી એટલે જયારે સુરદાસજી કીર્તન કરવા ના આવ્યા ત્યારે શ્રી ગુસાઈજી ને પણ સુરદાસજી નું સ્મરણ થયું કે સુરદાસજી કીર્તન કરવા નથી આવ્યા એટલે ગુરુજનોને પણ ભક્તો ઉપર ખૂબ ભાવ હોય કોઈને એટલે મને એવા સર હતી કે સુદર જે એટલે ભગવદી હતો કે આચાર્યજી સાગર કેતા એમ જે મને આમાં એવા સારી લાગી કે જયારે ચતુર્ભુજ દાસે સુરદાસજીને પૂછ્યું કે તમે શ્રીના એટલે ઠાકોરજીનું જ વર્ણન કર્યું છે કે મહાપ્રભુજીનું નથી કર્યું તો તે કીધું કે મને અલગ સ્વરૂપ ન લાગ્યું બેયમાં એક જેવું સ્વરૂપ લાગ્યું हाँ सच्ची बात है एकदम बराबर કે उनको गुरु में और प्रभु के स्वरूप में अलग अलग नहीं दिख्यो यो और कौन ने એટલે મને એ પણ વાત સારી લાગી કે જ્યારે તેમને જે લૌકિક શરીર છોડ્યું ત્યારે તે લીલામાં પ્રાપ્ત થઈને છોડ્યું એટલે એ બહુ ભગવદીય કહેવાય જેમના મન સદા મનથી પ્રભુ પાસે જેનો મન રહેતો હોય એવો અતિ ભગવતી અને આપણે હર વખતે અને હર સમય આપણે પ્રભુનું સ્મરણ હોવું જોઈએ ઓર બીજાને ઓર બીજાને શું સરસ લાગ્યો બોલો એટલે જહાજ નો મતલબ બધાને ખબર પડે છે કે જહાજ નો મતલબ શું કામ કીધું આવી વાત કે પુષ્ટિ માર્ગ નો જહાજ જાવે છે હા જે જે બોલો એ જે કે જહાજ એટલે કીધું કે કારણ કે જે શિપ હોય એ બધા જે લગેજીસ હોય તેને અ, એક પાર થી બીજે પાર અ, મોકલે એટલે સુરદાસજી પણ એવા હતા કે પોતે પણ તરે અને બીજાને પણ તરાવે બહુ સરસ હા બહુ સરસ ઓર બીજાને કેટલું મસ્ત કઈ વાત એને કાકાને કહા था इसलिए अच्छा पर भले ना स्मरण रहो और दूसरे इनको क्या अच्छा लगो बहुत जोरदार बात कही વાહ વાહ વાહ हेलो और आज राजीव की तो आवाज ही नहीं आ रही है पता नहीं कहाँ गया है हेलो कहाँ गए सब लोग हाँ आदित्य और राजीव कोई नहीं बोल रहा है आदित्य मुझे बोला तो मैंने तो वो के सूरदास जी ने मतलब हार नहीं मानी लास्ट तक वो बनिया को बना वैष्णव बना के छोड़ा वो बात बोली मैंने अपन तो ये छोड़ देते हैं कि रहने दो उसको जो उन्होंने लास्ट तक जाके हार नहीं मानी और हिमांशी को देखिए मैंने बोला कि सूरदास जी के भगवत से किसी आचार्य जी उन्हें सागर करके कहते हैं हम्म, सागर का मतलब क्या होता है बताया था ना मैंने ठीक है जी सागर में कैसे इतना पानी बहुत सारा होता है तो इसलिए श्री आचार्य जी सूरदास जी को सागर कहते हैं जिनका भगवदी इतने हैं कि उनके भाव अगाध है जैसा दरिया के अंदर इतना पानी होता है उसका अंत नहीं है ऐसे तो उनकी भगवदीय भी इतने हैं वो कि उसकी कही नहीं जा सकती जैसे आता है ना वार्ता जी में कहा ताई कहिए मतलब इसका मतलब क्या हुआ कि मतलब कह तो रहे हैं पर इतना है कि उसको कह नहीं सक पाते वचन भी कम पड़े वो बात अच्छा હવે કોણ રાજીવ તો બોલા ही नहीं है राजीव शरण सब गायब है द्वेष जुड़ा नहीं लगती અને આપણે અગર માર્ગમાં હોઈએ તો એટલે આપણે ઠાકોરજીમાં આ ગુરુમાં એટલો વિશ્વાસ હોય અને આપણે તેમનો એટલે દીક્ષા આપે આપે ગુરુ અને આપણે દીક્ષા આપે ગુરુ એટલે તો આપણે પણ બીજાને માર્ગ બતાવો પ્રયાસ કરવો માર્ગ બતાવવાનો કે એને સીધા ઠાકોરજી સુરદાસની જેમ ઠાકોરજીના પાસે લાવવાનો પ્રયાસ કરવો ચલો હવે આજે બોલો મેં ક્યાં બોલું? और कुछ અને આમાંથી એ પણ વાત સારી લાગી કે અ, સ- અ, સુરદાસજી ધ્વજના સામે અ, સુઈ ગયેલા પણ તેમના અ, મનમાં તો અ, સ- આચાર્યજી અને શ્રી ગુસાઈજી જ હતા એટલે તેમના મનમાં એ જ હતા હમ, ના આપ પધાર્યા ગોસાઈજી તો તત્કાલ ઊભા થઈ ગયા દંડવત કરી હા જે તે હમ તો ચલો આજે અહીંયા ય રાખીએ નિરૂપણમ નિરૂપણમ